કરો ને એમાં આ પ્રયોગ ખાસ હોય છે જુદા પાડવાનો એ લગભગ આમ એક થોડી થોડી વારે એવું જુદું પાડવાનો પ્રયોગ કેતા જાઉં છો આપ મન મન બતાડે તો કઈ દેવું તારું નહીં ચાલે આમ છે એટલે એ સામે વાત કરી કે છૂટું પડી જ જાય છૂટું પડી જાય ફાઇલ ભરવાનું કહ્યું તો છૂટું પડી જાય અને ધર્મ ના સાથે બધા જ્ઞાની કે એ મારું શરીર બટાકા ના ખવાય કે ખાનાર પોતે અને ખાનાર નું પોતે માથે લઈ લીધું ખાનાર નું પોતે માથે રહી લીધું ખાનાર બીજો પોતે કઈ મેં હું છું રસ્તા પછી મારા થોડો છો આગળ જીવડો જોવાનો ભગવાન સાડા ત્રણ ફૂટ સુધી એવું જોઈએ પછી પડતા નહીં ત્યાં જીવડો આગળ વટાઈ ના જાય ભગવાન ની છે ને ખોટું કેમ કે શુદ્ધ ઉપયોગ રે નહીં શુદ્ધ ઉપયોગ સુધી ના પહોંચે પછી આટલું તો શુદ્ધ ઉપયોગ હરકત જ નહીં માલકી ભાવ ઉડી જાય ત્યાર પછી થાય ત્યાર પછી શુદ્ધ ઉપયોગ નું વાણી ને મન માલકી ભાવ ના રહે માલકી ભાવ ના રહે આ મન મનનો માલકી ભાવ ના રે વાણી વાણીનો માલકી ભાવ ના રહે તો પણ એ માલકી ભાવ ન રહેવાની પ્રક્રિયા કઈ રીતે હોય છે અંદર એટલે આ જે જુદાપણાનો છે પ્રયોગ એ કઈ રીતે હોય છે આપનો ના એટલે કે ને કે આમ આમ તેજે દેખાય એક્ઝેક્ટ દેખાયા કરે જુદા જુદું આ પૂતગલ ભાવ ને આ ચેતન ભાવ એ રીતે આખું એ રીતે આખું ઓળખાય ઓળખાય જાગૃતિ બીજું ચાકવું હોય તો છોડા કઈ નાખવાના લીધું કઈ નાખવાનું સામાજિક દૂધી નું શાક કરવા માટેની જાગૃતિ રાખી આ દૂધી હોય તો આ રીતે એનું શાક થાય તો એ પ્રક્રિયાનું સમજણ છે અથવા એવી જાગૃતિ છે એવું આમાં પણ એવું જ હોય આખું આમ બે જુદા પાડવાની આખી સમજ આખી ફિટ થયેલી હોય આ પૂતગલ ના ઓળખે ઓળખે પૂતગલ આને કહેવાય એના લક્ષણો એના લક્ષણો થી લક્ષણોથી હોય સ્વભાવથી સ્વભાવથી લક્ષણ તો હોય લક્ષણ લક્ષણ લક્ષણ સ્કંદો હોય સ્કંદો જથ્થાબંધ એક વસ્તુ થાય ઉદ્ભવ અંદર ઉત્પન્ન થાય એ પણ જથ્થાબંધ વસ્તુ હોય અંદર થી ઉભા થાય પરિણામ એ પણ જથ્થાબંધ કંદ સ્વરૂપ ના પેલા રક્ષણ સ્વરૂપ રક્ષણ પછી જથ્થાબંધ ઉજ્જવલ એટલે પૂરણ થયેલું અને ગલન થયા કરે તે જથ્થાબંધ આવતું છે આપડે તો ચોપડે નથી આવતું પણ ખરું કહેવાય પછી ગઠ્ઠા આમાં કઈ રદ થઈ જાય છે આ શરીરમાં એકવી રજકર નથી રજકર નથી બધું પરમાણુ તો દેખાય નહીં અણુ અણુ થયા પછી તે આ ગુજરાત ના આપડે તો આવડું મોટું દેખાય બાજરી જેવું થાય ત્યાં દેખાય આપડી આંખ વધારે ધારણ કરી શકે ને એને દૂરબીન હોય નહીં આપડી પાસે દૂરબીન જ પકડે મૂક્યા કે મારા શું કહ્યું આવી જાય છે બહાર નથી પડતા બહાર નથી પડતા બહાર નથી પડતા બહાર નથી પડતા દેખાય બધા દેખાય છે બધા Thank you. चौकी गाड़ी चलाई है चौकी વર્તન સારું થાય ત્યારે અંદર દેખાવાનું શરૂ થાય દેખાવાનું શરૂ ના વર્તન સારું થાય તો જાણું અંદર દેખાવાનું કરવું વર્તન આવું હોય ને તો બહાર અંદર દેખાય નહીં કશું દેખાય તેવું લાગે એવું એટલે મુખ્ય વર્તન ની જરૂર છે તો શરૂઆતમાં તો ના હોય કારણ કે અક્રમિક અક્રમ છે ને તો ધીમે ધીમે એ વર્તન ઓછું થઈ જાય તો દેખાય વર્તનમાં ફેરફાર થવાથી અંદર દેખાય એવું નહીં તો ના દેખાય બાર વર્તન બગડતું થાય અંદર દેખાતું બંધ થઈ જાય કવર ચાલુ થઈ જાય બહારનું કેવું ચલણ છે વલણ છે તેના ઉપરથી ભાગ કાઢી શકાય બુદ્ધિ ચકાશે એમ કે બધું ચકા થઈ ગયું કે એક જ સુગમ પૂછી લઉં એમ કશું ના વર્તન બદલાય પછી અંદર જાગૃતિ ઉભી થાય કે અંદર જાગૃતિ ઉભી થાય તો વર્તન બદલાય ના વર્તન બદલાય આ જે જાગૃતિ ઉત્પન્ન થઈ છે એના જો વર્તન ના બદલાય પછી એ માણસ ક્યાં ઠીકલ નહીં એટલે એક સમજણ પડી કે ભાઈ આ ખોટું છે ને આ સાચું છે ત્યારથી પછી વર્તન બદલાવાની શરૂઆત થવી જોઈએ ધીમે ધીમે હા એકદમ નહીં એક વર્ષમાં નહીં બે પાંચ દસ પાંચ દસ પણ તમે ઓળખી શકાય ચપાસ જાય કેવું બધું ફેરફાર થઈ ગયો નહીં થયો ફેરફાર ફેરફાર તો એવું એવું હતું કે અમે કશું ભલી વાર આવે નહીં ચોપડીઓ વાંચે એ જ હવે બૈગમ ને ફેર પડે ભાઈ હજાર નથી ફેર પડે એ કઈ ચોપડી વાતે આપડે દાદા ને લખેલું કેમ વાતે કેવું ટાઈમ છે ને ઘરે બે ત્રણ બે ત્રણ વર્તન છે પછી અહંકારે કરીને ફેરફાર કરવાનો હોય ને એમાં અહંકારે કરીને પણ એ માં ફેરફાર કરવો જોઈએ ને આ ખોટું છે એવો ભાવ પહેરી જાય ને એ જ છે તે બધું કેવું અને આમાં ખોટું શું છે એમ કે તો હવે પાંચ લાખ વચ્ચે ના આમાં શું ખોટું છે બચાવ કરે બચાવ કરે ખરો ખોટા ભાન જ નથી તેથી બચાવ કરે ચોખ્ખો માલ થશે ત્યારે વાણીના અક્ષર નીકળશે બે વાક્ય એવા નીકળશે લોકો વિચાર પડી જશે વાણી ખોટ છે બહુ સામાન દરેક માં દરેકમાં દરેકમાં હા ગધડો મૂકે કેટલી વાર મૂકે શ્વાસ કરે જગત થાય આત્મા છે તો બધી શક્તિઓ હોય આત્મા છે એટલે બધી શક્તિઓ છે બધી જ ચાલે આંકડા આવે છે ત્યાર પછી ગુણાકાર પિસ્તાળીસ આંકડા પેલા શીખવા પડે બે એક થી હોવું જોઈએ હવે નથી નહીં એકથી હા નિર્ણય કરો પછી મારે જીવન જયારે હતા મારી આબરૂ ના પણ બાંધેલી એક ભાઈ ગાડીમાં વાતો કરતા હતા કે કાકા તમારું કયું ગામ કાકા બધું ભાદરું ગમના બધું એ તો બધો મોટો ગામ કે છે તક હા અમીન ફેમિલીઓ અમારું તો ગામ હવે અમીન છે જ નહીં બે મોટા ઘરના બીજા હારો છે ગામડાનો છે મોટા કરવા કે ઘર આપડે પોતાના ઘરનું છે ભાડેલો છે કે છે અરે રાજમહેલ જેવું છે જોયું નથી ને અને પછી કેવા મળ્યું સો તો ગોતલો હાંસી ગયો ગાદલા એટલા હું શીખ્યો એટલી ચાદર હોય પ્રભાવ કેટલા બધા એટલે પૂછે નહીં તો બોલતો જ કહેવા મળ્યો ધારાનું કહ્યું એટલા માટે એટલે ધારાનું કહ્યું ને શું મિટિંગ ચાલ્યું પછી વહુ સહન ના કર્યું વહુ કે છે ભાઈ એમાં અમારે તો દસ બાર બોલવા છે એમની વાત સાંભળશો નહીં કે ઉતરી ગઈ બધી પછી ગયા આને મારી આબરૂ બગાડી મારી કારીગરી કે છે તમે આટલા વર્ષે કાઢી મેલાતી આવું બોલતા આ લોકો મતભેદ કરે લોકો કે છે સાસ કે હું આપણું વધારતો હતો એ મારી આ દેવું પેટ આપણું વધારતો હતો મને કહે હું આપણું વધારતો હતો મને વધારે પેલા માની પાસે શું આપણે આપણું કરવાની કોણ બોલ્યો રાજનર જેવું કરી પછી મારે ક્યાં પડે હું આબરું વધારતો હતો અને આબરું ઉતારી પાડી અને કાઢી મેળવાની ઈચ્છા આવે ના કાઢી મેળાઈ કર્યું એ સાચી કે આબરું રાખી એ આબરું વધારતા પણ જયારે પોલ બહાર પડી જાય ને પોલ બહાર પડી ગયું એ આબરું વધે ને ત્યાંથી લોકો સમજે આજુબાજુ કે અરે એવું ગાય હતું રાજાનું ઘર જેવું હતું એમ તે આપડી જોડે ધર્મ હોય પાછા <laughs> એમાં બૂટ તો જુઓ તેની ભૂલ થી બૂટ પર ખબર ના પડે ભરત કપડા પાંચ દાડે બદલવાનું સ્વીકાર્યું એ નિર્ગણ આમ કરી દીધું બે ત્રણ દડા બે દડા બદલી નાખ્યું મારું ક્યાં બદલો તમારા બદલો મારે નહીં કરશો નહીં કામ નહીં કાજ કામ કોણ મહેનતું હોય ત્યારે બધું થાય તે પણ એને એને લાભ મળશે એ બે ત્રણ દાડા બદલે છે જો લાભ થયો કપડા કાઢનાર એમ ખબર છે કે આમાં ધોના નથી મજા આવતી છે ધોના ને કેવી મજા આવતી છે ખબર છે કપડા કાઢનાર હું તો એમને જતો એડો તો મારું કપડું માં કોઈ ધોવા નહીં દીધું તમે એવું બાદ જોઈ રાખતો ઇસ્ત્રી કયા લાવું એ પણ ના ભાવ આપડે સાથે બે આખું બંધ ખરાબ કરી દઈ એટલે ઉજળું ઉજળું સ્ત્રી એની માટે થઈ નાખતા <laughs> <laughs> ઉજળું થાય ને ઇસ્ત્રી વાળો પહેરવાનો પેલો શોખ એટલા માટે જાતે કરી રાખવાનો બદલતો અને હવે કહીએ જવાબ નહીં તો પૂછ્યું ત્યાં ખબર લાડા દેખાતું બદલતો શું હતો આવવાનું તો કોઈ પછી આવી બધી રીતે લોકોને તકલીફ થાય એ બધી બાબતો વિચારી રાખવી જોઈએ દરેક વિચારો બરોબર બહુ એ કોઈની તકલીફ બનવું નોકર નોકર રાખીએ નોકર ગાળે કેટલા કપડા નોકર ચલો બીજા કોડા દુખે તો કરવું પડે શાસ્ત્રીય જીવન મારું કામ લાગશે બધી વાતો શું લાગશે લાગે જ ને કામ તો લાગે જ ને કામ લાગવા વધારે કપડા વાપરી રાખે ત્રણ જોડી ની જરૂર હોય ને છ જોડી રાખે તો કે નેવું માં આવવાનું હોય નેવું નો અત્યારે વાપરી કાઢે તો નેવું માં દુકાળ પડે પછી આગળ વિકાસ આગળનો માલ અત્યારે વાપર્યો બહુ ખોટું કે અમે પહેલા સમજે ને કઈથી આ કઈથી જઈ ભોન નહીં રૂપિયો વચ્ચે કઈથી ની ભોન નહીં આ તો કુદરત પર આખા ભમેડવાને પોતે ભમેડો છે એવી ખબર નથી જો એટલું જાણતો હું જાણતું રાજા કે ત્રણ ને બદલે છ શર્ટ હોય ત્રણ ને બદલે છ શર્ટ હવે થઈ ગયા પોતાની પાસે ચડાવી લીધા તો હવે ત્રણ વાપરે અને ત્રણ લેવા દે એવું કરો ને એવું જ અને બીજા નવા સીવડાવે નહી જ્યાં સુધી પેલા ઘસારો ના પામે ત્યાં તમારા કંટ્રોલ નથી બેગ બધું પદ્ધત કરે જેમ બે બેગ રાખે તેમ રહેવું પડે બેગ રહેવું પડે અમને ગમે નહીં કોઈ માણસ નું દુઃખ થાય મૂલ્ય વધારે કરવું પડે ત્યાં સુધી અમારા સાથે હોય બરોબર શક્તિ આપણે બીજાને કામ લાગે મારી ગણતરી હોય રાગ આપવામાં મારી ગણતરી હોય કે આટલા દાડા જ કપાવે એકદમ થયું બીજા માણસને કાપ એટલા માણસે એ ઓછો કાપશે ને એવું એવું કેમ અને એક માણસ નું એટલે આપડે બે વખત આ દુનિયામાં કોઈ ચીજ નુકસાન ના કરે માતો તો ગંત્રી પણ દૂર થી પાણી હમરે જરૂર છે બધું જરૂર છે હમણાં ખાતરી છે અમારા પ્રમાણમાં પેલા તો બોલમાં કમ્પ્લેટ અને હું કે બોલીએ ચાર્જ ના આવ્યો એ કટખટી નહીં કટખટી નહીં કોઈ જાણ નથી સાંતા તમે બહી રહી કે દાદા નાયર ધોયા ખાધું બધી કોઈ જાણ્યું કોઈ દાડે હા મને એક વાંચ્યું હતું આવતો હોય પણ પોતે છે જ નહીં જેમ મરી ગયેલો હોય ને કોઈને ખબર ના પડે કે આવે છે ક્યારે જાય છે ક્યારે એમ નામ પરમી નહીં ખબર જ ના હોય પોતાનું અસ્તિત્વ ના દેખાડે સત્સંગમાં એમ નામ પરમ વિનય આ બધા ભેગા થયા કચકચ કરતા પછી શરૂઆત કરી આ બધા કચકચ કચકચ કરીને અમને રાગે પાડો તો પછી ભારું બગડી ગયું એમનું શું જાય બગડે મારું બગડે આ બધા આ બધી બધા બગડે મારું બગડે એમનું શું જાય

વહેલું હતું પેલું એમની બુદ્ધિ દિવસે ખાતી તો કેટલા વર્ષની બુદ્ધિ એ દિવસે જ દેખાય દીધા પેલો દસ અંધારા થયા હતો એને મેં બુદ્ધિ બધું જ શીખવા પડ્યા દાદા ત્યાંથી આ સંભાળતી આવતો સમજણ નહીં એમને આ જ્ઞાન મળી ગયું વ્યવહારિકતામાં કશું જ ના મળે બુદ્ધિ પ્રકાશ ને આ બધા તમે કહો છો ને એવી રીતે મને પદ જતો રહું કે મારે પણ જતો રહું મારી કઈ આગળ અહીંયા

શું થાય વખત બગડી જાય એટલે વારો આવશે તારે પેલા મુનેશ નો આવ્યો એમાં આવ્યો તારે વાર પછી વારો તો આવ્યો કર્યો તું કદર ના રાહીએ હે લાવવાનો વારો લાવવાનો દાદા બાધા રાખે આવો વારો જોઈએ આપણી જોડે સુધર છે તારી પાસે છૂટકો નથી સુધર્યા હવે મારે તો એ સારી એ પેશન્ટ છૂટકે અહીં આવે અહીં હવે શાંતામાં આવે એટલે સુધરવું જ પડે જ્ઞાન જ એવું છે સુધારે આ જ્ઞાન જ એવું છે સુધારે આ જ્ઞાન જ એવું છે કે સુધારે એમ એક દરિયાને જુએ છે એને લાગે વાયદો કરે છે ખરી રીતે કરવું લાગે તમને બહુ મીઠું આવે સરસ ગયું કે ભાઈ આવી ગઈ કદી નહીં ભરત કઈ ના ખાસ કહેજો શોખે છે સુધારવાની ભાવના સુધારવાની ભાવના હું તો કઈ બધા મારા હાજરીમાં હાજરી કેજો ચોક્કસ ભરત છુપાવ આવ્યો હશે હાજરી મારું એકલા કે તારું એટલે જલ્દી નિવેડ આવી જાય હાજરીમાં જલ્દી નિવેડ આવી જાય હાજરીમાં શું થઈ જાય જલ્દી નિવેડ આવી જાય સરી વાત કે છે હાજરી જલ્દી નિવેડ આવી જાય બધાની હાજરી કેતા વાતાવરણ બહુ મોટું થઈ જાય અને એમાં એવું જ કહીએ ભાઈ આ રોજ કોલ કરકટ કર્યા કરે આપડે તો પેલું પ્રજ્ઞા એવી મૂકી છે ને અખો વધે વઢે વઢે દીપક ને આ ભૂલ થઈ પાછો ખબર રામ કર બધું અંદર થી ચાલુ હોય શ્રીમંદર સ્વામિનારાયણ પર શું લીધા જેવી તે દુઃખી પરિણામ તો આવે ને ભાવ કરે તો ભાવ કરે વસ્તુ કોઈ માણસ એમ કે મારે ચાર છોકરા થઈ જશે પેલા વસ્તુ પહેરવાનું નથી થાય પહેરવાનું મળે ને પછી ખવડાવવાનું જાય તો પાકી જાય લોટરી લઈએ જ નહીં તો લોટરી કે લોટરી ટિકિટ લેતો જ નથી બે વખત લોટ છે ને એરેન્જ કે આવ્યો એટલે આવ્યું જ પૈસા શું કરે પછી આયા પછી પછી ઘેર શિષ્ય શું ગયા પછી ચાર દીવા દેખાય પૈસા નહીં જાય આપડે ઘર ચાલે એટલે જોઈએ ઘર ચાલે પછી છોકરા જોડે વિડીયો લાવો પણ એટલે પૈસા તો વિડીયો ભર નાખીએ પહેલા પાંચ વાર અમે નહીં નાખીએ પાંચ વાર અમારે વેરો નહીં કરીએ પછી રાખીએ મારો માતા તેરા પાંચ ફરક જેવું કરી લીજીએ કે પછી જરો બધા ઘર છોડે ને ના કાયમ નો વેરો કઈ નાખું તો પેલી કઈ જોઈશું કરતા બે વાર વધારી ઊંઘાડીને ખોયા જ કરે રાત દાડો લક્ષ્મીજી કોળવા સાતમી માં છે લક્ષ્મીજી પુણ્યશાળી ને ખોળે અને મહેનતુ લોકો લક્ષ્મીજી ને ખોળે હા જુઓ લક્ષ્મીજી ખોરાક કરે પૈસા કઈ ફોન કરતો ના તો કૃત્ય નીકળી સુધી છે રાત બાદ ના લાભો કરે અને આજ ના ચાલે ને હિંમત ચાલ હાર છે રાજાભાઈ જયંતિ વસ્તી પછી કોઈ જીત્યા માટે કે દાવો કર્યો પછી અમે કર્મ સ્વાટ્યા પાછા પડી દેગા કર્મ સ્વાટ્યા હતા ના હોય એટલે પછી ઘર મેલ ઘર મેલ ઘર મેલ ચાર બંધ થઈ ગયું આવતું બંધ થઈ ગયું આવતા આવતા નહીં તો છૂટ નહીં તો આ મારા મારા પડે જાય ભેગા શું ક્યાં કરે ગાયડો ખોરાક ખાધો રાખે ગેસ કીધો બેટ લે બધા નળ મતો કઈ મજા આવે એ તો જ્યાં ઝેર નાખતું હોય જ્યાં ગંધ ના હોય ત્યાં આ તો પૂછવા જેવી ભાઈ મૂળભૂત થાય જો વિચાર ને વામિત થાય હવે વિચાર આવે ભાઈ વામિત થયું છે હે કઈ બુદ્ધિ ત્યાં ગ્રહણ કરવામાં એ જરૂરી જાનવરો કેમ કરી જાય જાનવર છે કે સારી રીતે આખા વર્ષનું બે પાંચ પચાસ ટકા ઉશ્કેરતા અનુભવે ઉશ્કેર થાય તેટલા પોતાની વિચાર નહીં એકલા જ જતા મનુષ્ય જ જતા તેનું મેળામાં સુગંધ આવે ને ત્યાં જોયે ને એટલો બધો આનંદ થાય આવી ઘરે મળવાનું પછી નહીં નંબર પાંચ પૂરી એકદમ ઉગી હોય તે મને ઉતારી પડે એથી કહ્યું વહેલા વહેલી કઈ મોકલી ચાલ આ દુનિયામાં ઉભા રહેવાય કશે બધી રીતે રજવાડી માં આવે છે છાપા કરતા પેલી એ દેખીને ચાલી બધું તારું છાપું આ છે ગધડા ગંધાતા ગધડા જોઈ રહ્યા આ તો આખો દાડો ભેડ ભાઈ કર્યા કે ભજીઓ થયો ભેલપુરી થયો દાદ ખયા પાછો શીશી એવી સુરત મારામાંથી સમજ્યા સમજે તમને કોઈ અનુભવ થયો નથી પૂતગલ તો પાછું એવું છે ને સુગંધી પાછી દુર્ગંધી ના પરિણામ પામીને ઉભી રહેશે પૂતગલ વસ્તુ એવી છે ને કે સુગંધ આપતી હોય દુર્ગંધ થઈને ઉભી રહેશે ના ભાઈ હડે તો દુર્ગંધ થઈ જાય રડે એટલે મને થયું હેલન ગઈ હતી કે આ દેશમાં પડી જાય સારું એટલે તો છેટું રહ્યા તો એકાંત થઈ કેવું ભૈયા ને આસન દે કોઈ બેઠો નથી સ્ત્રી એટલે વેદના દસ સ્ત્રી થવાનો વખત આવે અને પરમાણુ અસર થાય અને વિષય ના હોય તો સ્ત્રી પુરુષ બહુ સારા લાગે બહુ સરસ લાગે અંડા ના આવતો ને ઉપલબ્ધ બધો વ્યવહાર શું એટલે આત્મા સાધન વ્યવહાર કેવું આત્મા સાથે પ્રજ્ઞા સાથે એ શું હોય તો બધા વ્યવહાર હોય એ ચોટે વર્ગી વિષય તો આ જાણવાનું પસંદ બહુ પણ થાય મારા કેટલા શબ્દો વેરાગા એના ખરા જ કેટલા એટલે બધા જ વૈરાગ અને આખી આખી દિશા બતાડી દે આ બાજુની છૂટવાની દિશા બતાડી દે વૈરાગ અને પેલું જ્ઞાન જ્ઞાન સભર પાછું અને એક્ઝેક્ટ એવું જ છે એમ એક્ઝેક્ટનેસ સહિત હોય એમાં જ્ઞાન માર્ગ આ છે અને આ ખોટો મોહ છે <laughs> વૈરાગ ફેરી નાખે વૈરાગ થી ભવોગોના નમસ્કાર કરીએ કયા સંઘ માટે કીધું ભવો ભવના સંઘ માટે જેમ જયારે ઉતરા ગયા ત્યાં મળી થઈ વાંદરા મળી ગયો બીજે બધો આવ્યો દાવા દુઈ ના કરે તેડકા આવે નહીં મારી બોલ લે તો આપે તો <laughs> વકીલ ના કરે વકીલ નોકરી કરી લે હોય એટલે આ બાજુ આ બાજુ અથડામણ હોય છે લઈને જશે ઇસ્લામ સાત વખત દંડ પ્રણામ કરાવે છે ત્યાર પછી અલાવ કરે હલાવ કહી ગયો બે વખત કહી ગયો શું કહ્યું તને તને ભાઈ કરજો મારું આવું એને ભોગવ્યું ને ભાઈ તમારું આપણે કહ્યું વિષય વિષય ની યાચના કરવા કરતા મરી જવું બેટર છે વિષય ની યાચના કરવા કરતા મરણ વધારે જીવન ઉડી ગયું ખરાબ થઈ ગયું બરોબર ઉડી ગયો લોક ઉડી ગયો જે ગમે તે ચિહ્ન માટે અત્યારે તો બગડ્યું પછી ફરી બગડવાનું આગળ બગડ્યું ગમે ને એ ચીજ માટે ના એ સરસ ચીજ હોય તો આપડે એવું કે ના સરસ છે સુગંધી વાંખે કે બહુ સરસ છે કોને કે બહુ સરસ જીભે કે બહુ સરસ ભૂલો ચૂકે આગળ બગડી હોય ને આપડી <laughs> નાક તૂટી જાય આપણું નાક તૂટી જાય આપણું સચિદાનંદ <laughs> પ્રભુ <laughs> વધારે તો હોય ને હજુ આખી જિંદગીનો બધો ઇતિહાસ આમ લંચા એ દેખાય બધો આમ લંચા એ દેખાય બીજું બધું ચાર વર્ષ નહીં